ક્યારે પણ અનુભવ ન થઈ શકતો હોય એવી વસ્તુ ને અસત્ય કહેવામાં આવી અને સત્ય અને અસત્ય બંનેનું મિશ્રણ એટલે સમજો કે મિથ્યા છે કે જેને આપણે સત્ય બી કહી શકીએ છીએ અને અસત્ય બી ના કહી શકીએ એવી મિથ્યા ને જગત કીધું છે શંકરાચાર્યજી મિથ્યા કહે છે કારણ કે એ વસ્તુનો નાશ બી નથી થતું અને નાશ પણ નથી થતું અને એને અનુભવ બી કરી શકીએ છીએ એટલે એ મિથ્યા કીધી છે અને બ્રહ્મ છે એટલે જે વસ્તુ નો નાશ ના થાય એને સત્ય કહેવાય પણ આપણો એક્સપિરિયન્સ શું છે જગત નો તો નાશ થાય છે મતલબ જગતના નો નાશ થાય પ્રલય થાય ત્યારે આખું જગત ખતમ થઈ જાય તો નાશ તો થાય છે એટલે સત્ય ન કહેવાય અસત્ય એને કહેવાય કે જેનો અનુભવ ના થાય પણ જગતનો અનુભવ તો આપણને થાય છે મતલબ એને આપણે જોઈએ છીએ એને ટચ કરી શકીએ એને ફીલ કરી શકીએ તો પછી જગતને તમે સત્ય કહેશો કે અસત્ય કહેશો તો કન્ડિશન એવી છે કે ન એને આપણે સત્ય કહી શકીએ ન અસત્ય કહી શકીએ તો શું કહીએ તો શંકરાચાર્યજી કે છે કે જગત મિથ્યા છે કે જેના વિષયમાં કંઈ કહી ના શકાય જેને ડિસ્ક્રાઇબ ના કરી શકાય જે વાતને એક્સપ્લેન ના કરી શકાય એવું જાતનું કંઈક આ જગત છે કે જેને આપણે બ્રહ્મ કહીએ કે ઇલ્યુઝન કહીએ તો એ માયા છે રાજામાં એવું એમ જગત જે પ્રલય પ્રલય ની વાત છે તેમાં પ્રલયમાં જગતનો નાશ થાય છે એવું કીધું કે જગતનો નાશ થાય છે એટલે જગતમાંથી ચેતન તત્વનો જ નાશ થતો હશે ને કે દરેક અચેતન વસ્તુનો બી સમજો નાશ થાય છે કે સમજો બધાનો નાશ થઈ જાય જેટલું પણ પેદા થયું મતલબ જો આપણે ત્યાં ભાગવતજીમાં પ્રલયના બે ત્રણ પ્રકાર બતાડ્યા છે એક તો નિત્ય પ્રલય હોય નિત્ય પ્રલય એને કહેવાય કે જે હર ક્ષણ જગતમાં કંઈક ના કંઈક ખતમ થતું હોય ફોર એક્ઝામ્પલ એકદમ માઇન્યુટ લેવલથી જોઈએ તો આપણા બોડીના સેલ જેવી રીતે આપણે ખંજવાળ કરીએ કે આપણો હાથ ક્યાંક ભટકાઈ જાય કે હાથ ઉપર આપણે ઘસી દઈએ તો પણ આપણા બોડીના હજારો સેલ મરી જાય છે અને હજારો સેલ નવા પેદા થઈ જાય છે તો આ પ્રોસેસ આપણા બોડીમાં આપણને ખબર નથી પણ નોન સ્ટોપ સેલ ખતમ થાય છે અને સેલ પેદા થતા રહે છે એવી રીતે આખી દુનિયામાં ક્યાંક ને ક્યાંક ઉત્પત્તિ અને નાશ એ કન્ટિન્યુઅસલી ચાલ્યા જ કરે છે તો એ પ્રોસેસને આપણે કહીએ છીએ કે નિત્ય પ્રલય છે મતલબ કે રોજ કંઈક નું કંઈક ખતમ થાય છે કંઈક ને કંઈક પેદા થાય છે એક નૈમિત્તિક પ્રલય હોય છે કે જેમાં થોડુંક મોટા લેવલનું ડિસ્ટ્રક્શન થાય છે કે જેની અંદર ફોર એક્ઝામ્પલ આ પૃથ્વી ખતમ થઈ જાય કે આપણી આ ગેલેક્સી ખતમ થઈ જાય એ લેવલ સુધીનો નાશ હોય પણ દેવતાઓ છે કાલ કર્મ સ્વભાવ પ્રકૃતિ પુરુષ પૃથ્વી જલ તેજ વાયુ આકાશ આ બધા તત્વો બચી જાય તો એ એક જાતનું પ્રલય હોય છે કે જે કેટલાક વર્ષોમાં થાય છે મતલબ લાખો વર્ષોમાં થાય છે નૈમિત્તિક પ્રલય જે ક્યારે ક્યારે થાય અને પ્રાકૃતિક પ્રલય ઓર એક હોય છે કે જેની અંદર બ્રહ્મા વિષ્ણુ થી લઈને બધા જ ભગવાનમાં લીન થઈ જાય અને કેવળ ઠાકોરજી મતલબ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ પાછા બચી જાય અને બીજી આખી સૃષ્ટિ ખતમ થઈ જાય મતલબ જે રીતે તમે પૂછો છો કે જળ વસ્તુ કે ચેતન વસ્તુ તો એવું કાંઈ જ બચી જતું નથી મતલબ બ્રહ્મા વિષ્ણુ શિવથી લઈને અક્ષર બ્રહ્મ દેવતાઓ કે આપણે પંચમહાભૂત કયો કે કાલ કર્મ સ્વભાવ પ્રકૃતિ પુરુષ કયો કાંઈ જ બચી જતું નથી કેવલ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ બચી જાય છે તો એ પ્રાકૃતિક પ્રલય હોય છે તો પ્રલયની ઘણી બધી ટાઈપ્સ છે પણ ઇન શોર્ટ કે જગતનો નાશ થાય છે એવું આપણને દેખાય છે કે આ મરી જાય છે કે કોઈ વસ્તુ ઉત્પન્ન થાય છે કોઈ વસ્તુ નાશ થઈ જાય છે જેમ માટલો તૂટી જાય પડી જાય ફૂટી જાય કોઈ વસ્તુ બળી જાય કોઈ વસ્તુ ખતમ થઈ જાય માણસ હોય તો મૃત્યુ થઈ જાય પશુ હોય તો મરી જાય જડ વસ્તુ હોય તો તૂટફૂટ થઈને ખતમ થઈ જાય નોન યુઝ થઈ જાય તો એવી રીતે જગતના પદાર્થોનો નાશ થાય છે એ આપણે બધા જોઈએ છીએ તો એ વાતને અહીંયા કીધું કે જગતનો નાશ થાય છે સત્ય એને કહેવાય કે જે ક્યારે ખતમ જ ના થાય જેવી રીતે બ્રહ્મ કે અનાદિ અનંત છે એનો ક્યારે નાશ ના થાય ક્યારે ઉત્પન્ન ના થાય તો એને સત્ય કહેવાય પણ જગતને સત્ય ના કહેવાય કેમ કે એ તો એક દિવસ ખતમ થઈ જશે એ અર્થમાં હવે સમજાયું હા હમ એટલે સત્ય વસ્તુ એવી થઈ જેનો નાશ નથી થતો જયારે જગત નો નાશ થાય છે અસત્ય વસ્તુ એટલે જે વસ્તુનો અનુભવ ન થઈ શકે અહીંયા જગતનો અનુભવ પણ કરી શકીએ છીએ અને સત્ય વસ્તુ છે જગત એનો નાશ પણ થાય છે એટલે જગત શંકરાચાર્યજી મિથ્યા કીધા હા મતલબ ના સત્ય છે ના અસત્ય છે તો શું છે તો શંકરાચાર્ય કહે છે કે અનિર્વચનીય છે અનિર્વચનીય મતલબ કે એના વિષયમાં કઈ કહી શકાય એવું નથી કઈ એને ડિસ્ક્રાઇબ ના કરી શકાય આપણી શબ્દો આ વાતને સમજાવી ના શકે એવું કંઈક છે મતલબ કે જે બ્રહ્મ છે એવું એક જાતનું એને જે રીતે મેં લાસ્ટ ક્લાસમાં એ વાતને બતાવી હતી કે જ્યારે બ્રહ્મ ઉપર માયાનો પડદો આવી જાય છે ફરક એટલું છે કે આપણે જેવી રીતે આપણા ઉપર માયા બાય ડિફોલ્ટ લાગેલી છે આપણે ઈચ્છતા નથી આપણને ખબર નથી પણ સનાતન કાલથી ભગવાને જીવને પેદા કર્યા ત્યારથી એ માયા લાગી ગઈ પણ ભગવાન લીલા કરવા માટે સામેથી ઈચ્છે છે કે મને માયા લાગે અને ભગવાન ઉપર માયાનો પડદો આવી જાય છે અને એના કારણે જે બ્રહ્મ છે એ માયાના મિરરમાં પોતાને જગતના રૂપમાં જુએ છે જેવી રીતે આપણે પોતાનું રિફ્લેક્શન કાચમાં જોઈએ કાચને હટાવી લો તો આપણું રિફ્લેક્શન ના રહી જાય કાચ લગાવી દો તો આપણું રિફ્લેક્શન આવી જાય દિવાલ ઉપર આપણું રિફ્લેક્શન નહીં દેખાય કાચમાં દેખાશે શું કામ કેમ કે ઇલ્યુઝન છે રિયાલિટી નથી એટલે બે મૈત્રી ગોસ્વામી છે એવું નથી એ તો ઇલ્યુઝન છે સામે તો એવી રીતે શંકરાચાર્યજીના મતમાં માયાના દર્પણમાં જ્યારે બ્રહ્મ જગતને જુએ છે તો જેવી રીતે આપણે પોતાને મિરરમાં જોઈએ અને ખુશ થઈએ એવી રીતે બ્રહ્મ પોતાને મિરરમાં જોઈ લે છે જગતના રૂપમાં જોઈ લે છે જેવી રીતે મેં એના માટે બીજું એક્ઝામ્પલ આપ્યું હતું કે કોઈ કાચ હોય એમાં આપણે જાડા લાગીએ પાતળા લાગીએ લાંબા લાગીએ કે ટૂંકા લાગીએ તો આ ઇલ્યુઝન છે આપણું આપણી બોડી જેવી છે એવી છે પણ ક્યાંક જાડા દેખાઓ ક્યાંક પતલા દેખાઓ ક્યાંક લાંબા દેખાઈ જાઓ ક્યાંક ટૂંકા દેખાઈ જાઓ તો આ બધું આપણું ઇલ્યુઝન છે એક જાતનું ભ્રમ છે કે વિવર્ત છે તેવી રીતે શંકરાચાર્યજીના મતમાં જેવી રીતે બ્રહ્મ પણ પોતાને આવી રીતે લાંબો ટૂંકો પહોળો જાડો પતલો અલગ અલગ રૂપમાં જોઈ લે છે તો એ જગત આપણે એને સમજી લઈએ છીએ પણ સાચેમાં જેવી રીતે મિરર હટાવી લે તો રિફ્લેક્શન એક્ઝિસ્ટ નથી કરતું એવી રીતે માયાનું મિરર હટાવી લઈએ તો જગત પણ એક્ઝિસ્ટ નથી કરતું આવું શંકરાચાર્યજી નું મત છે હવે સમજાયું હા હમ કોઈ ડાઉટ છે લાસ્ટ ક્લાસમાં આપણે આટલા વિષયને જોયું તો આમાં કઈ કઈને ન સમજાયું તો પૂછો અચ્છા રાજા એક આમાં એક પ્રશ્ન એવો આરંભવાદમાં જે કીધું કે જે તત્વ મળીને જગત બન્યું એમાં ખાલી જળ જળ પદાર્થો કીધું કે બધું આવીએ જળ ચેતન બધી પદાર્થો ભેગી થઈને બધું બધું આ લોકોએ બધું ઇન્ક્લુડ કરે છે ઇન્ક્લુડ કર્યું રાધા દંડો પ્રણામ કલ્પેશ બોલું છું હા બોલો કલ્પેશભાઈ હવે આની અંદર જે જગતનો નાશ કીધેલો છે શંકરાચાર્યના મત પ્રમાણે હા પણ આપણા મહાપ્રભુના સિદ્ધાંત પ્રમાણે જોવા જઈએ તો એનો તો આવિર્ભાવ વિરોભાવ થાય છે હા એ વિષય આવશે આગળ આગળ જે વખત હમણાં આપણે શંકરાચાર્ય મત પ્રમાણે સમજવાનું છે આગળ હા અહીંયા તો બસ શંકરાચાર્યજીના મતને એકવાર સમજી લેશું આગળ પરિણામવાદ પછી મહાપ્રભુજીના મતે આનું નિરાકરણ કેવી રીતે થશે આગળ રાજા દંડોત હા બોલો હા રાજાજી આ જે આરંભવાદમાં જે આપણે ખીર અને ખાંડનું જે ઉદાહરણ આપ્યું હતું એમાં જે આપણે આ સમજ્યા હતા એવું સમજવાનું છે કે જે આજે ચોખા દૂધ ખાંડ વગેરે બનીને જે બને છે તો જે બનાવી રહ્યું છે એ એ ખીર જે બનાવી રહ્યું છે એ તો જુદો છે ને જે ખીરને બનાવી રહ્યો છે એ એની અંદર ઇન્વોલ્વ નથી એમ સમજવાનું છે એમાં નહીં મતલબ આ લોકોનું કેવું એવું છે કે જેવી રીતે ખીર શું ચીજ છે એકચ્યુઅલી તમે એને ખીરને જુઓ તો હિસ્ટ્રીમાં આપણે એમ એઝ્યુમ કરીએ એવું વિચારી લઈએ કે કોઈક જમાનામાં એવું થયું હશે કે જેવી રીતે મેં લાસ્ટ ટાઈમ એક્ઝામ્પલ આપી દીધું કે એક ચોખા અને દાળ બાજુ બાજુમાં રાખ્યા છે તમારો ધક્કો લાગ્યો કાંઈ પણ થયું એક્સિડેન્ટલી બે વસ્તુ ભેગી થઈ ગઈ હવે તમે શું કરો એ ચોખાને અને દાળને અલગ કરવું એટલે ઢગલા તો કાંઈ પોસિબલ નથી આપણા માટે તો ભેગી કરીને એને ખીચડી બની ગઈ હશે એવું તમે એઝ્યુમ કરી લો એક વખત ખાલી વિચારી લો તો આ રીતે ખીચડી ઇન્વેન્ટ થઈ હશે કે પહેલી વખત આવી રીતે ખીચડી બની હશે એમ જો આપણે વિચારીએ તો એ શું ચીજ છે કે કોઈ એવું વિચાર્યું હતું કે મારે દાળ અને ચોખા ભેગા કરીને ખીચડી બનાવી છે એવું નથી વિચાર્યું કોઈએ પણ ભેગી થઈ ગઈ તો હવે શું કરવું તો એ એક્સિડન્ટને ક્યોર કરવા માટે એ લોકોએ ખીચડી બનાવી દીધી કે ભૂલથી ભેગા થઈ ગયા તો હવે આમાં પાણી નાખીને બાફીને કંઈક જે બને એ દાળ ભાત અલગ ના થાય તો ભેગા થઈ જાય તો ખીચડી છે તો એવી રીતે આખું જગત જે છે એમાં કોઈ બે તત્વ જે રીતે તમે પૃથ્વી જલ તેજ વાયુ અને આકાશ એ પાંચ અને તત્વ માનો તો એ પાંચ ભેગા થઈ જાય ભૂલથી ભેગા થઈ ગયા અને કંઈક બની ગયું એવી રીતે જગત પેદા થઈ જાય છે ને જગત એક નૂતન આરંભ છે કોઈએ પ્લાન્ડ મતલબ નથી એ કે જે રીતે આપણે પહેલેથી પ્લાન કરીએ કે મારે આ બનાવવું છે એવી રીતે નહીં પણ અચાનક જ થઈ ગયું ને જે પરિણામ આવ્યું એ આપણી સામે છે એવું એને આરંભવાદ કે છે એમ જે દરેક નૂતન કાર્યકારી જે નૂતન આરંભ છે એ એ આરંભવાદ માનશે એમ હા એવું મતલબ એમાં કોઈ મતલબ જેમ આપણે એમ કહીએ છીએ કે ભગવાને જગત બનાવવાની ઈચ્છા કરી અને એકોહમ બહુશ્યામ પ્રજા એ આવી સર્વભવન ઈચ્છા કરી ભગવાને કે હું એક અનેક થાઉં ને ભગવાનની આવી એક ઈચ્છાથી આ જગત પેદા થયું તો આપણે શું માનીએ છીએ કે ભગવાને જગતને પ્લાન કર્યું છે કે મને જગત બનાવવું છે જેવી રીતે ભાગવતજીમાં તમે જુઓ તો ભગવાન જયારે બ્રહ્માજીને કહે છે કે તમે જગત બનાવો તો બ્રહ્માજી આવીને ભગવાનને કહે છે કે તમને કેવું જગત જોઈએ છે મને ખબર નથી મતલબ કે જેવી રીતે હું તમને એમ કહું કે ઘર બનાવો પણ તમે મને આવીને પૂછો કે ભાઈ કઈ પ્લાન તો આપો કઈ નકશો તો આપો કેવું ઘર બનાવવું છે તમને કેવું ઘર જોઈએ છે એન્જિનિયર હોય કોન્ટ્રાક્ટર હોય આવીને તમને પૂછશે તો સહી ને કે તમને કેવું ઘર જોઈએ છે હું એમ કહું ઘર બનાવી દઉં તો ઘર બની થોડી જાય તો એવી રીતે બ્રહ્માજીને ભગવાને કીધું કે જગતને બનાવો તો બ્રહ્માજી આવીને ભગવાનને પૂછ્યું કે ભાઈ તમને કેવું જગત જોઈએ છે તો ભગવાને પોતાની અંદર એની બ્લુ પ્રિન્ટ બતાડી જેવી રીતે આપણે ઓન પેપર નકશો બતાડીએ કે ભાઈ મને અહીંયા કિચન જોઈએ છે અહીંયા ડ્રોઈંગ રૂમ જોઈએ છે અહીંયા પૂજાનું રૂમ જોઈએ છે અહીંયા કેસ જોઈએ છે અહીંયા બાલ્કની જોઈએ છે અહીંયા ગેલેરી જોઈએ છે તો આપણે પ્લાન આપીએ એક નકશો આપીએ એવી રીતે ભગવાન બ્રહ્માજીને પોતાની અંદર એક આખો જગતનો નકશો બતાડે છે અને એ નકશાને જોઈને બ્રહ્માજી પછી જગતને ઉત્પન્ન કરે છે તો આપણી થિયરી શું છે કે ભગવાને જગતની ઈચ્છા કરી અને ભગવાનના રીતે પ્લાન કરીને જગત બનાવ્યું છે આરંભવાદીઓના મતમાં જગત કોઈ પ્લાન્ડ નથી એ પહેલાથી અચાનક જ કંઈક બની ગયું જેવી રીતે આ બે વસ્તુ ભેગી થઈ ગઈ તો ખીચડી બની ગઈ એવી રીતે કંઈક ભેગું થઈ ગયું અને બની ગયું આને કોઈ પ્લાન નથી કર્યું દરેક વસ્તુ મતલબ દુનિયાની કોઈ પણ ચીજ જે છે એક નવું આરંભ છે એમાં ક્યાંય પણ જૂના સિચ્યુએશન સાથે કે ભૂતકાળ સાથે નવી ઘટનાને કોઈ સંબંધ નથી એવું એ લોકોનું માનવું છે બીજું કઈ પૂછવું છે કોઈને આમાં ઠીક છે તો નો ટોપિક પરિણામવાદ છે હાલોલ થી કરો કોઈ રાજા બેરોન પ્રણામ હા કોણ હા અમિતભાઈ કરો પરિણામ બે પ્રકારના હોય છે વિકૃત પરિણામ અને અવિકૃત પરિણામ નહીં ત્યાંથી નહીં પરિણામ હા શરૂઆતથી આપણને જો કોઈ ચિત્ર બનાવવું હોય તો આપણે જો કોઈ ચિત્ર બનાવવું હોય તો એના માટે અનેક પૂર્વ તૈયારીઓ કરવી પડતી હોય છે દાખલા તરીકે કાગળ કેનવાસ પેન્સિલ રંગ પ્રાણી વગેરે એકઠા કરવા પેન્સિલ વડે પ્રાથમિક ચિત્ર બનાવવું રંગનું મિશ્રણ તૈયાર કરવું ચિત્રમાં રંગ પૂરવા વગેરે આવી બધી પ્રક્રિયાઓ પૂર્ણ થતા પરિણામ સ્વરૂપે ચિત્ર પ્રગટ થાય છે આથી એમ કહી શકાય છે કે કાગળ કેનવાસ પેન્સિલ રંગ વગેરે ચિત્રની પૂર્વાવસ્થા કે પૂર્વ સિદ્ધ કારણો છે જ્યારે કે ચિત્ર તેની ઉત્તરાવસ્થા કે પાછળથી પ્રગટ થતું એક પરિણામ છે પરિણામવાદીઓનો સિદ્ધાંત છે કે કારણ અને કાર્ય એ બે રીતે જોતા વસ્તુની બે અવસ્થાઓ છે દાખલા તરીકે બાળપણ કિશોર યુવા પ્રૌઢ વગેરે અવસ્થાઓ મનુષ્યની હોય છે અવસ્થાઓ બદલાતી હોય છે અવસ્થા પ્રમાણે નવો નવો મનુષ્ય જન્મતો નથી હોતો મનુષ્ય કે જે બાળક હતો તે જ કિશોર બનતો હોય છે કિશોર મનુષ્ય યુવાન બને છે તે જ પ્રમાણે કારણ ક્યારેક કાર્યરૂપ ધારણ કરતું હોય છે નૂતન કોઈ વસ્તુ ઉત્પન્ન થતી નથી જેવી જ્ઞાન ન્યાયમતની માન્યતા છે હવે કારણ જો કાર્યરૂપે પ્રગટ થતું હોય છે તો કાર્ય અસત્ય મિથ્યા હોય કેવી રીતે શકે આથી કાર્ય સત્ય જ હોય છે જગત પણ સર્વ કારણરૂપ અવ્યક્ત પ્રકૃતિમાંથી વ્યક્ત થયેલ કાર્યને પરિણામ છે આવી મહર્ષિ કપિલના સંખ્ય મતની માન્યતા છે હવે સમજાવો આટલા વિશે આપણે કોઈ બી વસ્તુ કરવી હોય કોઈ બી કામ કરવું હોય તો એને તૈયાર કરવું પડે પેલા હવે એના માટે દરેક વસ્તુની જરૂર પડે ધારો કે કોઈ ચિત્ર બનાવવું હોય તો કાગળ પેન્સિલ રંગ કલર પાણી વગેરેથી ચિત્ર તૈયાર થાય એ રીતે આપણે હા બોલો એ રીતે આપણે પરિણામવાદનો સિદ્ધાંત છે કારણ કે એમાં બે અવસ્થાઓ જોવા મળે છે કે એક વસ્તુ એવું છે કે જે ચિત્ર બનાવવા માટે જે વસ્તુનો ઉપયોગ થાય છે એ અને જે ચિત્ર બની ગયું તે એટલે એ રીતે ધારો કે બાળપણમાં માણસ બાળપણ થાય બાળપણમાંથી કિશોર થાય કિશોરમાંથી પ્રૌઢ થાય એવી જે અવસ્થાઓ મનુષ્ય છે એ પ્રમાણે જે બદલાતી રહે છે એ પ્રમાણે એકની એક વસ્તુ હોય છે તે એનો ફેરફાર થતો હોય છે બાળક કિશોર બનતો હોય છે કિશોરમાંથી મનુષ્ય બનતો હોય છે મનુષ્યમાંથી એ રીતે કાર્ય ધારણ થતું હોય છે નવી કોઈ વસ્તુ ઉત્પન્ન થતી નથી હોતી કે એમાંથી કલરમાંથી જ આપણે જેમ બનાવ્યું ચિત્ર રંગમાંથી જેમ ચિત્ર બનાવ્યું એવી રીતે કોઈ ફેરફાર થતો હોતો નથી વસ્તુ એની જ હોય છે એવી માન્યતા હોય છે અને કાર્ય જ કારણ રૂપે પ્રગટ થતું હોય છે કારણ જ કાર્ય હોય છે આવી મહર્ષિ કપિલના સાંખ્ય મતની માન્યતા છે મતલબ હવે પરિણામવાદ જે છે એ લોકોનું મત એવું છે કે જેવી રીતે આપણને કોઈ ચિત્ર બનાવવું છે એમાં જેવી રીતે લોકો એક્ઝામ્પલ ચાલો બીજો એક્ઝામ્પલ આપણે લઈએ જેવી રીતે ખીર બનાવવી છે પ્લાન આપણે માનીએ આ લોકો જેવી રીતે એને એક્સિડન્ટ કીધું એવી રીતે નહીં પણ આપણે અત્યારે હું રસોડામાં જાઉં ને એમ વિચારીએ કે ખીર બનાવી છે તો ચોખા ખાંડ અને દૂધ ત્રણ ચીજની જરૂર પડે એને ભેગું કરીને એની જે પણ પ્રોસેસ છે એ આપણે કરી અને એ રેડી થઈ જાય અને પરિણામ રૂપે આપણે એને કટોરીમાં મતલબ વાટકીમાં રાખી દઈએ તો એ ખીર છે એનું રિઝલ્ટ છે આપણે જે પણ પ્રોસેસ કરીએ તો એ રીતે એની એક ઉત્તરાવસ્થા છે અને પૂર્વાવસ્થા છે મતલબ ફર્સ્ટ સ્ટેજ છે અને સેકન્ડ સ્ટેજ છે ફર્સ્ટ સ્ટેજ એ હતું કે જ્યારે આપણે ખાંડ ખીર અને ચોખા ત્રણ ચીજને રાખ્યા હતા અલગ અલગ એઝ અ મટીરિયલ અને એની સેકન્ડ સ્ટેજ એ છે કે આપણે એને દૂધમાં નાખ્યા ચોખા ખાંડ મિક્સ કરી ચોખા ગળી ગયા મતલબ બફાઈ ગયા સારી રીતે અને જે રેડી આપણી પાસે વસ્તુ આવી એને આપણે ખીર કીધી તો એની સેકન્ડ સ્ટેજ છે મતલબ ફાઇનલ પરિણામ છે આપણી પાસે રિઝલ્ટ હાથમાં છે પ્રોડક્ટ હાથમાં છે તો એ લોકોના મતે આ બે ચીજ અવસ્થા છે મતલબ સ્ટેજ છે અવસ્થા ઇક્વલ્સ ટુ સ્ટેજ જેવી રીતે ફર્સ્ટ સ્ટેજ છે અને સેકન્ડ સ્ટેજ છે એને બીજું એક્ઝામ્પલ જેવી રીતે આપે છે કે જેવી રીતે એક નાનો બાળક છે જન્મે છે પછી થોડું મોટું થાય મતલબ અગિયાર બાર વર્ષનો થાય પછી ટીનેજર થઈ જાય એના પછી યંગ થાય પછી એની એજ વધે એક એજ ઉપર બુઢો થઈ જાય અને મરી જાય તો આ શું છે આપણી લાઈફની સ્ટેજીસ છે કે સૌથી પહેલું ચાઇલ્ડહુડ હતું એના પછી તમે યંગ થયા પછી ટીનેજર થયા પછી મેચ્યોર થયા પછી બુઢા થયા એવી રીતે આપણી ભાષામાં જેવી રીતે તમે કીધું છે કે બાળપણ કિશોર યુવા અને પ્રૌઢ તો આ ચાર જે સ્ટેજ છે માણસની અવસ્થા છે આપણી લાઈફ સાયકલની આ ચાર સ્ટેજીસ છે સૌથી પહેલા બાળપણ હતું પછી કિશોર અવસ્થા હતી પછી યુવાવસ્થા હતી અને પછી પ્રૌઢાવસ્થા આવી ગઈ પછી એક સ્ટેજ ઉપર માણસ મરી જાય છે તો જન્મ્યો અને મર્યો એ બંનેની વચ્ચે આટલા બધા સ્ટેજીસને આપણે ક્રોસ કરીએ છીએ આ અવસ્થા ચેન્જ થતી જાય છે દર વર્ષે વર્ષે આપણે મોટા થતા જઈએ આપણી બુદ્ધિનો પણ વિકાસ થાય શારીરિક પણ વિકાસ મતલબ ફિઝિકલ પણ મેચ્યોરિટી આવે મેન્ટલ મેચ્યોરિટી પણ આવે તો આ સ્ટેજ છે આપણી લાઈફની તો એ લોકોના મતમાં નૂતન કોઈ વસ્તુ મતલબ કોઈ નવી વસ્તુ પેદા થતી હોય એવું નથી પણ દરેક વસ્તુની એક સ્ટેજ છે જેવી રીતે ખીર માટે વિચારીએ તો ખીરની એક દૂધ ખાંડ અને ચોખા હોવાની સ્ટેજ હતી વચ્ચે અધકચરા ચોખા હતા એવી એક સ્ટેજ હતી ને પૂરી રીતે બફાઈને ખાવા લાયક રેડી થઈ ગઈ તો એવી એની ફાઇનલ સ્ટેજ હતી તો ખીર કોઈ નવું પ્રોડક્ટ પેદા થયું છે એવું નથી જે વસ્તુ દૂધ ચોખા અને ખાંડ ત્રણના ફોર્મમાં હતી ત્રણે ભેગી થઈને એને ખીરના ફોર્મમાં આવી ગઈ બીજું કોઈ એની અંદર ચેન્જ નથી વસ્તુ તો ત્રણ જ છે ખાઓ તો પણ તમારા હાથમાં શું આવે દૂધ આવે ખાંડનો ટેસ્ટ આવે અને ચોખા આવે તો એવી રીતે આ સ્ટેજીસ છે કે સૌથી પહેલા ત્રણ અલગ અલગ વસ્તુના ફોર્મમાં હતી અને હવે બધું મિક્સચર થઈને એને ખીરના ફોર્મમાં આપણા હાથમાં છે તો એવી રીતે એમના મતમાં કાર્યરૂપ જે વસ્તુ કારણ હતી એ કારણના રૂપમાં પરિણમિત થઈ જાય છે મતલબ જેને આપણે કોઝ કીધું જેવી રીતે ખીર માટે તમે કોઝ વેચારો તો કોઝ કે કારણ શું હોય ચોખા છે ખાંડ છે અને દૂધ છે આ ત્રણ એના કોઝ છે કે કારણ છે કાર્ય શું છે કે રિઝલ્ટ શું છે આપણા હાથમાં તો ખીર છે તો એવી રીતે જે વસ્તુ કારણના રૂપમાં હતી એ કાર્યના રૂપમાં બની ગઈ એટલું જ ચેન્જ થાય છે આમાં કોઈ નવી વસ્તુ પેદા નથી થતી મતલબ જે ખીર ખાંડ અને ચોખા ત્રણ અલગ અલગ ચીજ હતી એને તમે ભેગા કરીને એની પ્રોસેસ કરી તો એ ખીર બની ગઈ કોઈ નવી વસ્તુ પેદા થોડી થઈ છે જેવી રીતે આપણે પહેલા એક્ઝામ્પલ જોયું હતું કે આંબાની ગોટલી જમીનમાં વાવો તો આંબાનો વૃક્ષ પેદા થાય તો આંબાની ગોટલી વાવી એટલે આંબો પેદા થયો લીમડાનું કરો તો લીમડો પેદા થાય પપૈયાના બીજ નાખો તો પપૈયો થાય બીજના રૂપમાં જે વસ્તુ હતી એ જ વૃક્ષના રૂપમાં પેદા થઈ છે કોઈ નવી વસ્તુ તો આવી નથી કે આપણે ગોટલી નાખી આંબાની અને પેદા થયું લીમડાનું ઝાડ એવું નથી થતું તો પ્લાન્ટ છે કોઈક નેચરલી એ વસ્તુની અંદર એના કોઈ જેનેટિક્સ છે કે એના કોઈ ઇન્ગ્રેડિયન્ટ છે જેના કારણે આંબાની ગોટલીમાંથી આંબાનું ઝાડ પેદા થઈ જાય છે તો જે વસ્તુ કારણ મતલબ કે કોઝના ફોર્મમાં હતી એ વસ્તુ પ્રોડક્ટના ફોર્મમાં ટ્રાન્સફોર્મ થઈ જાય છે જેવી રીતે આપણે એમાં હ્યુમન બીંગનું લઈએ કે જે ફીટસ હતું મતલબ માના ગર્ભમાં જે ફીટસ હતું કે ઝાયગોટ તમે જેને કહો કે જે સેલ મિક્સ થવાથી જે વસ્તુ મતલબ માતાના ગર્ભમાં આવી છે એ બાળકના રૂપમાં પેદા થઈ જાય છે તો કારણમાંથી કાર્યના રૂપમાં એનું ટ્રાન્સફોર્મેશન છે કોઈ નવી વસ્તુ પેદા નથી થઈ જેવી રીતે આંબાની ગોટલી તમે વાવી અને આંબાનું વૃક્ષ પેદા થયું તો કોઝ નું પ્રોડક્ટ ના ફોર્મમાં રૂપાંતરણ છે કે કાર્યનું કારણ મતલબ કારણનું કાર્યના રૂપમાં પેદા થવું છે કે જે ની અવસ્થા જેવી રીતે આપણે સ્ટેજ જોઈને કે ચોખા ખાંડ અને દૂધ ત્રણ વસ્તુ તમારી પાસે છે તો એ ખીર કોઝના રૂપમાં તમારા હાથમાં છે ત્રણ વસ્તુ તમારા હાથમાં છે ઇટ મીન્સ કે તમે ખીર બનાવી શકો છો ને એને તમે ગેસ ઉપર પ્રોસેસ કરો તો એ ખીર બની જાય તો એ શું છે કે ચોખા ખાંડ અને દૂધ હોવું એની ફર્સ્ટ સ્ટેજ છે ખીર બની જવું એ એની ફાઇનલ સ્ટેજ છે એવી રીતે દરેક વસ્તુનું એક કારણ રીતે હું છું અત્યારે તમારી સામે હું ઓગણીસ વર્ષની છું પણ મારી પણ એક બાળપણની સ્ટેજ હતી અને મારી પણ એક ઓગણીસ વર્ષની સ્ટેજ છે આગળ જઈને ત્રીસ વર્ષની પણ સ્ટેજ હશે અને સિક્સટી યર્સની પણ હશે ફ્યુચરમાં તો આ શું છે કે જીવનની અવસ્થા છે જે બદલાતી રહે છે જે ચેન્જ થાય છે તો હું જે દિવસે બોર્ન થઈ એ પણ મારા જીવનનો એક અવસ્થા હતી પાંચ છ વર્ષની ચાલતી થઈ એ પણ એક અવસ્થા હતી તેર ચૌદ વર્ષની થોડુંક દિમાગ આવ્યું એ પણ એક અવસ્થા હતી આજે ઓગણીસ વર્ષની છું એ પણ અવસ્થા છે કે ત્રીસ વર્ષની હોય છે એ પણ એક અવસ્થા છે લાઈફની તો એવી રીતે જેમ આપણા લાઈફમાં સ્ટેજીસ છે અવસ્થાઓ છે એવી રીતે દરેક વસ્તુની પણ પોતાની એક અવસ્થા હોય છે કે જ્યારે કારણના ફોર્મમાં હોય છે અને કાર્યના ફોર્મમાં આવે છે તો એવી રીતે પરિણામવાદનો મતલબ એ છે કે દરેક વસ્તુ જે વસ્તુ કારણના રૂપમાં હોય એ કાર્યના રૂપમાં ટ્રાન્સફોર્મ થઈ જાય જેવી રીતે ખીર જે છે એ ખાંડ ચોખા અને દૂધ એ ત્રણ વસ્તુ ખીરના રૂપમાં ટ્રાન્સફોર્મ થઈ જાય છે એનું કોઈ ખાવા લાયક ફોર્મ તમે બનાવી દીધું બાકી વસ્તુ તો ત્રણ જ છે અત્યારે પણ ખીર માં ચોખા ખાંડ અને દૂધ જ છે ને પહેલા પણ એ ત્રણ જ વસ્તુ હતી જે અલગ હતી એને ભેગી કરીને તમે એને પર્ટિક્યુલર પ્રોસેસ કરી તો એ ખીર બની ગઈ તો એવી રીતે પરિણામવાદીઓના મતમાં જેવી રીતે આપણા હાથમાં એક પેજ છે કેનવાસ છે પેઇન્ટિંગ કલર છે પેઇન્ટ બ્રશ છે તો આ એની ફર્સ્ટ સ્ટેજ છે એને જ તમે પેઇન્ટ બ્રશને કલરમાં નાખીને તમે કેનવાસ ઉપર કંઈ ડ્રો કરી દીધું તો એ પિક્ચરની ફાઇનલ સ્ટેજ છે તો એવી રીતે દુનિયાની દરેક વસ્તુની એક કારણાવસ્થા હોય છે અને કાર્યાવસ્થા હોય છે મતલબ એક કોઝેલિટીની સ્ટેજ હોય છે અને પ્રોડક્ટની સ્ટેજ હોય છે એ કોઈ નવી વસ્તુ પ્રોડક્ટના રૂપમાં પેદા નથી થતી પણ જે કોઝ છે એ જ પ્રોડક્ટના રૂપમાં ટ્રાન્સફોર્મ થાય છે જેવી રીતે આંબાની ગોટલી છે તો એ જ આંબાના વૃક્ષના રૂપમાં ચેન્જ થઈ જાય છે કે ટ્રાન્સફોર્મ થઈ જાય છે તો એ રીતે આને સમજવું જોઈએ જેવી રીતે આરંભવાદીઓ માને છે કે દરેક વસ્તુ નૂતન આરંભ છે ન્યુ બિગિનિંગ છે એવું આ લોકોનું માનવું નથી જે ચીજ પહેલા દૂધ ખાંડ અને ચોખાના રૂપમાં હતી એ જ ચીજ ખીરના રૂપમાં છે બસ ફોર્મ ચેન્જ થઈ જાય છે ટ્રાન્સફોર્મેશન છે બીજું કોઈ ચેન્જ નથી એ ન્યુ પ્રોડક્ટ પેદા નથી થઈ એ પ્લાન્ડ હતું એ રીતે આ લોકોનું માનવું છે સમજાયું બ્રિજેશભાઈ તમને હા એટલે થોડું થોડું સમજાયું હા શું સમજાયું એ બોલો હું કરી છે એમાં એડ કરવાનો છે એટલે હવે આરંભવાદીઓ જે પ્રમાણે કહે છે કે દરેક વસ્તુ નૂતન આરંભ છે આ પરિણામવાદીઓનું એવું માનવું છે કે આ બધું નૂતન આરંભ નથી જે વસ્તુ છે એ ઓલરેડી જે છે એમાંથી જ આ ઉત્પન્ન થાય છે એટલે એનું ફોર્મ ચેન્જ થાય છે એવું સમજવાનું કે ફોર્મ ચેન્જ થયું એનું રૂપાંતર થાય છે એટલે બીજ માંથી જેમ વૃક્ષ વૃક્ષ થાય છે તો એમાં બીજ માંથી વૃક્ષનું એ ફોર્મ ચેન્જ થયું ને એમાં કઈ નૂતન કઈ આરંભ નથી જે છે એનું રૂપ બદલાઈ ગયું છે હા નૂતન આરંભ તમે માનો તો આંબાની ગોટલી વાવો તો કઈ પણ પેદા થવું જોઈએ ને આંબો નો વૃક્ષ જ કેમ પેદા થાય છે લોજિક છે આની અંદર કે તમે એમ માનો કે દરેક વસ્તુ એક નવી બિગિનિંગ છે તો તો એક્સિડેન્ટલી કંઈ પણ થવું જોઈએ ને આ ચીજમાંથી આજ કેમ થાય છે એનો મતલબ કે એની અંદર એ વસ્તુ તમે જે વાવી છે એની અંદર કોઈ જેનેટિક્સ છે જે તમે ઇન્ટેન્શનલી વાવ્યા છે કે તમને આંબાનું વૃક્ષ જોઈએ છે એટલે આંબાની ગોટલી તમે જમીનમાં નાખી છે તો એ રીતે આરંભવાદીઓના ખંડનમાં કે આરંભવાદીઓને ક્રોસ કરતા પરિણામવાદ એ વાતને માને છે કે આ એક્સિડેન્ટલી બધું થઈ નથી જતું ન્યુ બિગિનિંગ જેવું પણ કંઈ નથી હોતું જે ચીજ પહેલા કોઝ ના ફોર્મમાં હતી એ હવે પ્રોડક્ટ ના રૂપમાં બહાર આવી જાય છે એવું તો આને બ્રહ્મ સાથે કનેક્ટ કરી દે કરેલું છે એમાં જે કારણ એટલે હજી આ પરિણામવાદની આટલી વાત સમજાય એ સમજાયું કે આમાં એ નૂતન નથી માનતા કે દરેક વસ્તુ થવા પહેલા કારણ જે છે એ ઓલરેડી કારણમાંથી જ કાર્ય ઉત્પન્ન થાય છે અને એને અસત્ય મિથ્યા હોઈ નથી શકતું એટલે એ પ્રમાણે આ જે આરંભવાદ કે છે કે મિથ્યા છે એટલે આ લોકો મિથ્યા નથી માનતા આ આ જે સેન્ટેન્સ છે ને આથી કાર્ય સત્ય જ હોય છે જગત પણ સર્વ કારણરૂપ અવ્યક્ત પ્રકૃતિમાંથી વ્યક્ત થયેલ કાર્ય કે પરિણામ છે એ થોડુંક સમજાવવાનું કે સમજાવવા પડે કયું સ્ટેટમેન્ટ ફરીથી કયો ને જગત પણ સર્વ કારણ રૂપ અવ્યક્ત પ્રકૃતિમાંથી વ્યક્ત થયેલ કાર્ય કે પરિણામ છે મતલબ આ એ કે છે કે નૂતન કોઈ વસ્તુ થોડું કોન્ટેક્ચ્યુઅલ છે એટલે નૂતન કોઈ વસ્તુ ઉત્પન્ન થતી નથી કે જેવી ના ન્યાયમતની માન્યતા છે ન્યાયમત ને કમ્પ્લીટ કર્યા પછી હવે શંકરાચાર્યજી ને પકડ્યું છે હવે કારણ જ જો કાર્ય રૂપે પ્રકટ થતું હોય છે તો કાર્ય અસત્ય મિથ્યા હોય કેવી રીતે શકે આથી કાર્ય સત્ય હોય છે જેવી રીતે જો એમ માનીએ કે આ ટ્રાન્સફોર્મેશન છે કોઈ નવી વસ્તુ પેદા નથી થતી પર કાર્ય જે છે કારણ જે છે એ જ કાર્યના રૂપમાં ટ્રાન્સફોર્મ થાય છે જેવી રીતે આપણે કીધું કે આંબાની ગોટલી આંબાના વૃક્ષના રૂપમાં પેદા થાય છે તો એવી રીતે આપણે આમાં શું માન્યું છે કે કારણ શું છે આમાં કારણ આંબાની ગોટલી છે કાર્ય શું છે આંબાનું ઝાડ છે કારણ જ કારણ જ કાર્યના રૂપમાં મતલબ આંબાની ગોટલી આંબાના વૃક્ષના રૂપમાં ટ્રાન્સફોર્મ થઈ હોય તો શંકરાચાર્યજી જેવી રીતે કહે છે કે જગત મિથ્યા છે તો એવું પોસિબલ નથી કેમ કે જો કારણ જ કાર્યના રૂપમાં ટ્રાન્સફોર્મ થતો હોય તો પછી મિથ્યા કેવી રીતે હોઈ શકે તો તો પછી તમને કારણને પણ મિથ્યા કહેવું પડે અહીંયા તમે બ્રહ્મ અને જગતને જો પ્લેસ કરો તો કારણ ઇક્વલ્સ ટુ બ્રહ્મ અને કાર્ય ઇક્વલ્સ ટુ જગત હવે તમે એમ કહો કે આ ન્યૂ બિગિનિંગ નથી પણ ટ્રાન્સફોર્મેશન છે તો કારણ જ જો કાર્યના રૂપમાં ટ્રાન્સફોર્મ થતું હોય ઇટ મીન્સ કે બ્રહ્મ જ જો જગતના રૂપમાં ટ્રાન્સફોર્મ થતું હોય તો પછી જગત મિથ્યા કેવી રીતે હોઈ શકે જગતને પણ તમારે સત્ય માનવું પડે હવે સમજાયું શું સમજાયું એટલે આવું થયું કે ભાઈ જે બ્રહ્મને અગર સમજો આરંભવાદીઓ બ્રહ્મને જો સત્ય માનતા હોય તો એમાંથી જે કારણમાંથી જે કાર્ય ઉત્પન્ન થયું એને બી સત્ય જ માનવું જોઈએ બ્રહ્મ માંથી જગત ઉત્પન્ન થયું તો જેમ બ્રહ્મ ને આ લોકો સત માને છે આરંભવાદીઓ એવું આરંભ જેમ બ્રહ્મને સત માને છે તો એમાંથી ઉત્પન્ન થયેલું જગત છે તો એને મિથ્યા શું એને બી સત્ય જ ગણવાનું હોય કારણ કે એનામાંથી જ ઉત્પન્ન થયેલું છે જેમ બીજને કાર બીજમાં કારણતા રૂપ છે તો એનું એમાંથી જે ઝાડ ઉત્પન્ન થયું એને પછી મિથ્યા કઈ રીતે ગણાય બરોબર તો આમાં વ્યક્ત અને અવ્યક્ત સર્વ કારણ રૂપ અવ્યક્ત હા એટલે હવે આમાં શંકરે મતલબ સ્પેસિફિકલી આ મત જે છે પરિણામવાદ એ કપિલ મુનિનું છે જેમણે સાંખ્ય મત પ્રકટ કર્યું તો એ એમનો મત પ્રમાણે જગત જે છે પ્રકૃતિમાંથી પેદા થાય છે મતલબ પ્રકૃતિ અને પુરુષ એ બંને મળીને જગતને બનાવે છે કેવલ બ્રહ્મને એક તત્વ નહીં માનીને એમણે પ્રકૃતિ અને પુરુષ બે તત્વ માન્યા છે ફોર એક્ઝામ્પલ એને શું કહો છો આ કપિલ નું હા સાંખ્ય મત છે તો એ સાંખ્ય મતલબ એ લોકો છે ને તત્વની ગણના કરે કે જગત ક્યાંથી આવ્યું કોને બનાવ્યું એ વિષયમાં વિચાર કર્યો કે એ લોકો એ વાત ઉપર આવ્યા છે કે જેવી રીતે મેં પહેલા પણ આ વાતને એક્સપ્લેન કરી હતી એક વખત તો તમને યાદ આવી જશે હું કહીશ એક વાર તો કે જેવી રીતે આપણે ફેન અને ઇલેક્ટ્રિસિટીનું એક્ઝામ્પલ લીધું હતું કે એકલું ફેન જે છે એ હવા નહીં આપી શકે અને એકલી ઇલેક્ટ્રિસિટી પણ હવા નહીં આપી શકે પણ ઇલેક્ટ્રિસિટી જે છે એ ફેનને પાવર સપ્લાય કરે તો પંખો ચાલે અને હવા આપે ઇલેક્ટ્રિસિટી તમે પંખો નથી લગાડ્યો અને સ્વિચ ઓન કરો તો શું એ ઇલેક્ટ્રિસિટી નો સપ્લાય ભલે ચાલુ છે પણ એ તમને હવા નહીં આપે સેમ વે એનું કનેક્શન તમે પંખાને નથી આપ્યું અને પંખો તમને હવા નહીં આપે પણ બંને ભેગા થાય ઇલેક્ટ્રિસિટી નું પાવર પંખાને મળે તો પંખો તમને હવા આપે એવી રીતે આ લોકોના મતમાં પ્રકૃતિ અને પુરુષ એ બંને સાથે મળીને જગત બનાવે છે પુરુષ જે છે ચૈતન્ય છે અને પ્રકૃતિ જે છે એ જડ છે સંજ્ઞાના સાંખ્ય મતમાં ને એક જેવી રીતે આપણે આમાં ફેન અને ઇલેક્ટ્રિસિટીના એક્ઝામ્પલમાં આને સમજીએ તો ઇલેક્ટ્રિસિટી ચેતના છે અને ફેન જે છે એ જડ છે નોન લિવિંગ છે અને ઇલેક્ટ્રિસિટી લિવિંગ છે તો એકલી ઇલેક્ટ્રિસિટી લિવિંગ છે તો પણ તમને પંખો નથી આપી શકતી મતલબ હવા નથી આપી શકતી અને પંખો તો નોન લિવિંગ છે એટલે તમને હવા આપી નહીં શકે પણ જો એ બંને ભેગા થાય તો પંખો તમને હવા આપે મતલબ કે ઇલેક્ટ્રિસિટી નો સપ્લાય પંખાને મળે એનું પાવર એને મળે તો પંખો તમને હવા આપે તો એવી રીતે આ લોકોના મતમાં પુરુષ જે છે એ ચૈતન્ય છે અને પ્રકૃતિ જે છે જળ છે એટલે જળ અને ચૈતન્ય એ બંને મળે તો જેવી રીતે પંખો આપણને હવા આપે સ્વિચ ઓન કરતા એવી રીતે પંખો જે છે આપણને હવા આપે એવી રીતે આ જગત પણ પેદા થાય જો પ્રકૃતિ અને પુરુષ બંને મળે તો એટલે આ લોકોના મતમાં સર્વ કારણ રૂપ અવ્યક્ત પ્રકૃતિમાંથી મતલબ કે જેને આપણે જોઈ નથી શકતા પ્રકૃતિને આપણે જોતા નથી એ કારણ છે કોલ છે જે રીતે આંબાની ગોટલી જમીનમાં હોય તો આપણને દેખાતી નથી એવી રીતે પ્રકૃતિ પણ એક તત્વ છે જેને આપણે જોતા નથી તો એ પ્રકૃતિમાંથી આ જગત બને છે મતલબ કે અવ્યક્ત માંથી વ્યક્ત થાય છે મતલબ જે આપણને દેખાતું નતું એ દેખાવા લાગે છે જેવી રીતે આંબાની ગોટલી દેખાતી નથી પણ એમાંથી જમીનમાંથી જ્યારે એક પાંદડું ફૂટે કે અંકુરિત થાય કે એક ડાળી બારે આવે તો આપણે એને જોઈએ ને કહીએ કે હા આંબાનું વૃક્ષ આવ્યું તો એવી રીતે અવ્યક્ત પ્રકૃતિમાંથી કે જે કોઝના રૂપમાં છે એ વ્યક્ત મતલબ કે જગતના રૂપમાં પેદા થઈ જાય છે નો મતલબ કે જેને આપણે જોઈ નથી શકતા વ્યક્તનું મીનિંગ છે કે જેને આપણે જોઈ શકીએ છીએ તો પ્રકૃતિ કોઝના લેવલ ઉપર છે આંબાની ગોટલીના લેવલ પર છે કે જેને આપણે જોઈ નથી શકતા અને એમાંથી જેવી રીતે વૃક્ષ પેદા થાય તો એ આપણને દેખાય છે એવી રીતે જગત પેદા થાય છે તો એને આપણે જોઈ શકીએ છીએ સમજાયું બોલો અમિત બોલું હવે આપણે આ મહર્ષિ કપિલનો જે સાંખ્ય મત છે એની એની અનુમતિ વલ્લભાચાર્ય આપેલી છે કે કેમ મતલબ મતલબ એવો કે આ જે સાંખ્ય મત જે આપ્યો છે કપિલ મહારાજે કપિલ મહર્ષિએ એની એનું જે છે અનુમોદન મહાપ્રભુજી વલ્લભાચાર્ય આપેલું છે કે નથી આપ્યું એમ એ તો આગળ આવશે હજી અત્યારે તો આપણે કેવાલા બીજા લોકોના જગતના વિષયમાં શું મત છે એને સમજવાનો છે મહાપ્રભુજી નો મત તો હવે આવશે ત્યારે આપણે આની એનાલિસિસ કરશું કે કયા પોઈન્ટને મહાપ્રભુજી એક્સેપ્ટ કરે છે અને કયા ને એક્સેપ્ટ નથી કરતા એ હમણાં આવી જશે બસ અહીંયા જગત પેજ નંબર નાઇન ઉપર જે ટોપિક છે ને ત્યાંથી મહાપ્રભુજી મહાપ્રભુજીનો મત સ્ટાર્ટ થાય છે ત્યારે સમજાશે બધું આ પરિણામ વાત સમજાયું બધાને હાજી આમાં કોઈને કઈ ડાઉટ છે ન સમજાય એવું કઈ હોય તો બોલો હા રાજા એક ડાઉટ છે આમાં હા બોલો એ સમજો આમાં જેમ કીધું કે જગત જે છે એમાં પ્રકૃતિ અને પુરુષ એમાંથી આ પરિણામવાદીઓ એમ કે છે કે પ્રકૃતિ અને પુરુષમાંથી આ જગત ઉત્પન્ન થયું એવું ને હા પ્રકૃતિ એ જળ જળ જળ પદાર્થ છે તો આ કીધું જે અચેતન વસ્તુમાં કારણતા રૂપ હોતી નથી આપણે આગળ જો જે સમજ્યા કે પ્રકૃતિમાં તો કઈ કારણતા રૂપ છે અચેતન વસ્તુ છે એમાં કોઈ બી કારણતા રૂપ નથી હોતી ને મનુષ્ય જે આપણે કીધું કે જે પ્રકૃતિ ને પુરુષ જેમાં ચેતનતા છે પણ ચેતન એટલે સમજો આત્માનું સ્વરૂપ થયું ને કે જેમાં ચૈતન્ય છે એ બી વસ્તુ છે બધી નાશવંત વસ્તુ છે તો એમાં બી કારણતા રૂપ કઈ ગણવાની કારણ કે એ બી નષ્ટો થાય છે પ્રકૃતિ અને જે ચેતન છે આપણા મતમાં નષ્ટ થાય છે પણ કપિલજીના મતમાં એ નષ્ટ નથી થતી એ અનંત છે જેવી રીતે આપણે બ્રહ્મને અનાદિ અનંત માન્ય છે ને એવી રીતે કપિલ નું મત છે આપણું નથી એટલે આમાં થોડા બહુ કોન્ટ્રાડિક્શન રહેશે બરોબર એટલે આ કેવલ આપણે જો અહીંયા મેં જેવી રીતે પહેલા પણ કીધું હતું ને કે આ કમ્પેરેટિવલી આપણે બસ કેવલ એટલું જોઈ રહ્યા છીએ કે જગતના વિષયમાં મહાપ્રભુજીનું એનાલિસિસ કેવું છે અને બીજા લોકોનું એનાલિસિસ કેવું છે મતલબ આ મહાપ્રભુજીનો જે મત છે એની સામે બીજા બધા લોકોના મત જગતના વિષયમાં શું છે એને બસ અત્યારે આપણે ચેક કરી રહ્યા છીએ ઠીક છે સમજાયું બ્રિજેશભાઈ હા ઠીક છે હા સમજાયું હા પૂછ્યું છે બીજા કોઈને કઈ આ વિષયમાં ઠીક છે હા તો કરો આગળ પરિણામ બે પ્રકારના હોય છે વિકૃત પરિણામ અવિકૃત પરિણામ એ વલ્લભાચાર્યના મતે જગત એ બ્રહ્મનું અવિકૃત પરિણામ છે વિકૃત પરિણામ દૂધને જમાવતા તે દહીં બની જતું હોય છે દહીંના રૂપમાં પરિણમવાથી દૂધના પોતાના ગુણધર્મોમાં વિકાર આવી જતો હોય છે તેનો સ્વાદ ખાટો થઈ જાય છે તે ઘટ્ટ બની જાય છે આટલું જ નહીં બલકે દહીં બની ગયા પછી તે પોતાના મૂળરૂપ એટલે કે દૂધના સ્વરૂપમાં આવી શકતું નથી દહીં પાછું દૂધ બની શકતું નથી આ કારણે દહીંને દૂધનું વિકૃત પરિણામ કહેવામાં આવે છે વિકૃત પરિણામને સમજવા માટે હવે આપણે એમ કહી શકીએ કે ઉપાદાન દૂધ વિકૃત પરિણામને સમજવા માટે કોઈ કાર્ય એ રૂપે પરિણમે અને તેમ થવાથી તેના મૂળ તાત્વિક સ્વરૂપમાં જો વિકાર કે બદલાવ આવી જાય તો તેવા પરિણામને વિકૃત પરિણામ કહેવામાં આવે છે એવું કહેવા માંગે છે કે દૂધ એકવાર દહીંમાં પરિણમે દહીંને ફરી દૂધમાં રૂપાંતરિત કરી શકાતું નથી તેથી દહીં એ દૂધનું વિકૃત પરિણામ કહેવાય છે આમાં એ વાત છે કે જેવી રીતે આપણે પરિણામવાદ ને જોયું કે કારણ નું કાર્યમાં રૂપાંતરિત થવું મતલબ જયારે કોલ જે છે એ પ્રોડક્ટ ના રૂપમાં ચેન્જ થઈ જાય તો એને આપણે કાર્ય કહી દઈએ મતલબ જે વસ્તુ કારણ અવસ્થામાં હતી એ કાર્ય કાર્યાવસ્થામાં આવી જાય જેવી રીતે આપણે ગોટલીનાના એક્ઝામ્પલથી જોયું કે જે વસ્તુ ગોટલીના રૂપમાં હતી એ વૃક્ષના રૂપમાં આવી જાય છે તો એને આપણે આંબાનું ઝાડ કહી દઈએ છીએ તો એ રીતે આના મતમાં બે પરિણામ પણ બે પ્રકારના હોય એક વિકૃત પરિણામ હોય અને અવિકૃત પરિણામ હોય સૌથી પહેલા આમાં ફરી જેવી રીતે આપણને કન્ફ્યુઝન થઈ જાય છે કે આવું કેવી રીતે હોય બ્રિજેશભાઈ જે રીતે તમે પૂછતા હતા પ્રકૃતિ પુરુષનું એવી રીતે આમાં બેઝિકલી સમજી લેજો કે વિકૃત પરિણામ એ મહાપ્રભુજીનો મત નથી અવિકૃત પરિણામ જે છે એ મહાપ્રભુજીનો મત છે જેને આપણે મહાપ્રભુજીના મત તરીકે સમજવાનું છે વિકૃત પરિણામ ને એ રીતે આની અંદર બતાડ્યું છે કે જેવી રીતે દૂધમાંથી તમે દહીં બનાવો જામણ નાખો અને દહીં બને તો દહીં બની જાય પછી તમે એને દૂધ બનાવી ના શકો હવે તમારી પાસે દહીં આવી ગયું તો આવી ગયું તમે જે પ્રોસેસ એની કરી દીધી એ કરી દીધી હવે એને તમે પાછા દહીંના રૂપમાંથી દૂધના રૂપમાં ચેન્જ ના કરી શકો તો કેટલાક પરિણામ એવા હોય કે હવે તમે એને પાછું કોઝના રૂપમાં ન લાવી શકો ને કેટલાક પરિણામ એવા હોય કે જે ઇફેક્ટ ને કે પ્રોડક્ટ ને તમે પાછા કોઝના ફોર્મમાં લાવી શકો તો આમાં જે રીતે એક્ઝામ્પલ આપ્યું છે કે દૂધ માંથી તમે દહીં બનાવો તો દહીંને હવે પાછું દૂધના ફોર્મમાં બનાવી ન શકાય તો એને વિકૃત પરિણામ કહેવાય વિકૃત મતલબ કે જે પરિણામની અંદર વિકાર આવ્યો છે વિકારનો મતલબ કે કોઈ જાતના ચેન્જ આવી ગયા છે એ change in the form of properties એની પ્રોપર્ટી ચેન્જ થઈ ગઈ છે જે રીતે કેમિકલ મતલબ આ કેમિસ્ટ્રીની ભાષામાં કહીએ કે એની પ્રોપર્ટી ચેન્જ થઈ ગઈ છે એટલે હવે દરેક વસ્તુની પોતાની પ્રોપર્ટી હોય પોતાના કોઈ કેમિકલ મતલબ એની ફોર્મેશન હોય કે એનું કોઈ સ્વરૂપ હોય એનું ફોર્મ હોય એને તમે ચેન્જ કરી દો તો એ હવે કેમિકલ એ જે પ્રોપર્ટીઝ એની ચેન્જ થઈ ગઈ છે એને તમે પાછી ટ્રાન્સફોર્મ બીજા ફોર્મમાં ન કરી શકો એ થઈ ગયું એ થઈ ગયું તો દહીંની પ્રોપર્ટીઝ અલગ છે અને દૂધની પ્રોપર્ટી અલગ છે એટલે હવે દૂધમાંથી દહીં બન્યા પછી દહીંને પાછું દૂધના ફોર્મમાં બનાવી ન શકાય તો એ રીતે દહીં જે પેદા થયું છે એને આપણે વિકૃત પરિણામ કહીએ કે જે પરિણામમાં કે જે પ્રોડક્ટની અંદર એના મૂળ સ્વરૂપમાંથી વિકાર આવ્યો છે મૂળ સ્વરૂપ મતલબ એનું ઓરિજિનલ ફોર્મ શું છે દૂધ છે સાચું સ્વરૂપ તો દૂધ હતું દૂધમાં તમે લીંબુ નાખ્યું છાશ નાખ્યું કે દહીં નાખ્યું કંઈ પણ નાખ્યું એના કારણે જેટલું દૂધ તમે નાખ્યું તો એ બધું દહીં બની ગયું હવે દહીં બન્યા પછી એની પ્રોપર્ટી ચેન્જ થઈ જાય છે અંદર જે પણ બેક્ટેરિયા જાય એમાં કેમિકલ રિએક્શન્સ આવે અને એનો ફોર્મ ચેન્જ થઈ જાય એની પ્રોપર્ટીઝ બદલી જાય એ મૂળ તાત્વિક સ્વરૂપમાં જે ચેન્જ આવ્યું છે તાત્વિક સ્વરૂપ મૂળ દૂધનું શું હતું કે દૂધ જે છે એની કોઈ કેમિકલ પ્રોપર્ટીઝ હતી એમાં લીંબુ નાખવાથી કે છાછ નાખવાથી એની કેમિકલ પ્રોપર્ટીઝ ચેન્જ થઈ જાય છે જેને આપણે દહીં કહીએ છીએ તો આ કોઈક જાતનો વિકાર છે દૂધમાં કોઈ જાતનું ચેન્જ છે દૂધની અંદર તો એને આપણે વિકૃત પરિણામ કહીએ છીએ એનું રિઝલ્ટ શું છે કે દહીં આપણા હાથમાં આવ્યું હવે તમે એને દૂધના રૂપમાં બનાવી ના શકો તો એ એનું વિકૃત પરિણામ છે તો જ્યાં જે પરિણામમાં એના મૂળ સ્વરૂપમાંથી વિકાર આવે મતલબ કે મૂળ સ્વરૂપ દૂધ છે અને આપણી પાસે જે પ્રોડક્ટ કોઝ દૂધ છે અને પ્રોડક્ટ આપણી પાસે દહીં છે પણ કોઝ જ્યારે દૂધ જ દહીંના રૂપમાં ટ્રાન્સફોર્મ થયું છે પણ એની અંદર જ્યારે એની પ્રોપર્ટીઝમાં જે જાતનો ચેન્જ આવી ગયો તો એ ચેન્જના કારણે હવે એને તમે પાછું દૂધ બનાવી શકતા નથી તો દહીં એક એવી પ્રોડક્ટ છે જેને આપણે દૂધનું વિકૃત પરિણામ કહીએ છીએ કે એવું રિઝલ્ટ છે એવું પ્રોડક્ટ દહીં છે કે જેને દૂધના ફોર્મમાં ચેન્જ આવી ગયું હવે દૂધ નથી હવે દહીં છે તો આ જાતનું જે ચેન્જ છે બદલાવ છે ટ્રાન્સફોર્મેશન છે એના તાત્વિક સ્વરૂપમાં તાત્વિક સ્વરૂપમાં મતલબ એની કેમિકલ પ્રોપર્ટીઝમાં જે ચેન્જ છે એને આપણે વિકૃત પરિણામ કહીએ છીએ સમજાય કે એક મિનિટ ઉર્વી જોઈન થઈ છે હા રાજા હા તને સમજાયું હા શું સમજાયું જેવી રીતે આપણે દૂધને દૂધમાં જમાવણ નાખીએ અને દહીં થઈ જાય પણ એ દહીંને આપણે પાછું દૂધમાં ટ્રાન્સફોર્મ ન કરી શકીએ જે છે એ સેવાનું છે મતલબ એનું જેમ તમે કીધું કે એટલે મિલ્ક આ પ્રોપર્ટીની મતલબ પરિણામમાંથી વિકાર થઈ જાય ને એને વિકૃત મતલબ દૂધ એનું દહીં એનું વિકૃત પરિણામ છે એમ હા મતલબ કે એની પ્રોપર્ટી હવે દૂધ કોઝ છે એનું પ્રોડક્ટ આપણા હાથમાં દહીં છે પણ એના કોઝ જે છે એની પ્રોપર્ટી ચેન્જ થઈને દહીં બની ગયું તો હવે એની પ્રોપર્ટીઝ બદલાઈ ગઈ છે એટલે આપણે એને વિકૃત પરિણામ કહીએ પ્રોપર્ટી ચેન્જ થાય હા એટલે હવે એનું રિઝલ્ટ શું કે હવે તમે માંથી પાછું દૂધ ના બનાવી શકો સમજાયું હા કઈ નહીં સમજાતું બોલ જતું કેમ સાયલેન્ટ છો આટલી ના ના સમજાય છે રાજા હા ઠીક છે આ અવિકૃત પરિણામ આપણે જોશું ને તો આ વધારે ક્લિયર થઈ જશે આ સબ્જેક્ટ એને કરી લો કમ્પેરેટિવલી આ બંને વાત સમજાઈ જશે હા પ્રોપર છે ને એટલે હા પૂર્વી તું વાંચીશ રાજા મને ગુજરાતી એકદમ ફ્લુએન્ટલી નહીં ફાવે હા ઠીક છે વાંધો નહીં હા કરો બ્રિજેશભાઈ તમે લઈ લો ભારત અવિકૃત પરિણામ બે અવિકૃત પરિણામ ઉપરોક્ત પ્રકારથી વિપરીત ઉપાદાન સોનું કાર્ય ઘરેણા રૂપે એટલે ઉપર જે વિકૃત પરિણામ કીધું એનાથી વિપરીત છે અવિકૃત પરિણામ નું ઉદાહરણ છે સોનું અને એનું કારણ સોનું છે અને એનું કાર્ય થાય છે ઘરેણા ના રૂપે પરિણામી અને તેમ છતાં જો તેના મૂળ તાત્વિક સ્વરૂપમાં કોઈ પણ પ્રકારની વિકૃતિ કે બદલાવ ન આવે તો તેવા પરિણામને અવિકૃત પરિણામ કહેવામાં આવે છે એટલે આમ જે એના મૂળ તત્વ છે એના સ્વરૂપમાં કે કોઈ પ્રકારમાં વિકૃતિ કે બદલાવ ન આવે એટલે જે કારણ જે કારણ છે એમાં તો તેવા પરિણામને અવિકૃત પરિણામ કહેવામાં આવે છે કોઈ વસ્તુ જો અવિકૃત રૂપે પરિણમતી હોય તો તેનું રૂપાંતરણ તેના મૂળ રૂપમાં શક્ય હોય છે એટલે સોનાના ઉદાહરણમાં એવું કીધું કે સમજો એનું કારણતા રૂપ સોનું છે એમાંથી ઘરેણા ઉત્પન્ન થાય છે પાછું એના એને સોનાના રૂપમાં પરિણામવું હોય તો એ પાછું સોનું બની શકે છે ગરણામાંથી પાછું સોની સોનું બની જાય છે એટલે એ અવિકૃત પરિણામ થઈ કોઈ વસ્તુ જો અવિકૃત પરિણામ જેવો તેનું રૂપાંતરણ તેના મૂળ રૂપમાં શક્ય હોય છે દાખલા તરીકે સોનાના ગરણા સોનાનું અવિકૃત પરિણામ હોય છે કારણ કે ગરણાના રૂપમાં પરિણત થઈ જવા છતાં સોનાના મૂળ રૂપ તત્વ કે ગુણધર્મમાં કોઈ પણ જાતની વિકૃતિ કે બદલાવ આવતો નથી હોતો એટલે આમાં તારણતા રૂપ જે સોનું છે એ મારી રૂપાંતર થાય છે પણ એ સોનાના જે મૂળભૂત તત્વ છે તત્વમાં કોઈ ફેરફાર થતો નથી તત્વનામાં ફેરફાર ન થવાના કારણે એ એનું એના એ એનામાં એ જાતમાં વિકૃતિના નો બદલાવ આવતો અને પાછા સોનામાં એનું રૂપાંતર થઈ શકે છે આ જ કારણ સોનાનું ને ઓગાળી નાખવાથી પૂર્વ રૂપમાં રૂપાંતરણ પણ શક્ય હોય છે એટલે આ રીતે સોનાના ઉદાહરણ પ્રમાણે અવિકૃત પરિણામ કે જે કારણ કારણમાંથી જે કાર્ય ઉત્પન્ન થયું છે કાર્યમાંથી પાછું એનું તત્વ જે મૂળ તત્વ છે પાછું એમાં પરિણામ તમે ફેરફાર કરી શકો છો હા પાછે થઈ જાય મતલબ જો આગળ આપણે એ જોયું કે જેવી રીતે એક્ઝામ્પલ તમે અહીંયા યાદ રાખો એક દૂધ અને દહીં નો એક્ઝામ્પલ છે અને સોના અને ઘરેણાનો ઓર્નામેન્ટ નો એક્ઝામ્પલ છે આપણી પાસે દૂધમાંથી દહીં બને તો હવે દહીં પાછું દૂધ ન બની શકે તો આ એક જાતનું રિઝલ્ટ આપણી પાસે છે બીજું રિઝલ્ટ કેવું છે કે જેવી રીતે સોનામાંથી તમે ઓર્નામેન્ટ બનાવ્યા ફોર એક્ઝામ્પલ બંગડી બનાવી હવે બંગડી તમે પહેરી ક્યારેક તમને એમ થાય કે હવે મને બંગડીની આ ડિઝાઇન નહીં પણ નવી ડિઝાઇન જોઈએ છે ને એવી તમને ઈચ્છા થાય તો તમે સોની પાસે લઈ જાઓ સોની સોનીને તમે એમ કહો કે આ જ બંગડીમાંથી હવે આ ડિઝાઇન મને નથી જોઈતી નવી ડિઝાઇન જોઈએ છે તો સોની શું કરશે એને એની જે ભટ્ટી મતલબ એને ઓગાડી દે સોનું ઓગાડી બંગડીને ઓગાડી દે મતલબ એને મેલ્ટ કરી દે સોનું એની પાસે પાછું આવી જાય ગોલ્ડ આવી જાય હાથમાં હવે એમાંથી એ પાછું એને નવું મોલ્ડ કરીને નવું શેપ આપી દે નવી ડિઝાઇન એમાંથી બનાવી દે આ પોસિબલ છે ઘરેણા ઓર્નામેન્ટ ને તમે સોનામાંથી બનાવ્યા છે સોનામાં સોનું કોઝ છે ઘરેણા મતલબ બંગડી જે છે એનું પ્રોડક્ટ છે એ જ બંગડીને ઓગાડી દેવાથી તમારા હાથમાં પાછું સોનું આવી શકે ફોર એક્ઝામ્પલ તમને નવી ડિઝાઇન નથી બનાવી પણ તમે એમ કહો કે મને આ ઓગાડીને મને આનું બિસ્કિટ બનાવીને આપી દો તો જેટલા કેરેટનું થતું હોય એટલું એ બંગડીને ઓગાડીને પાછું તમને હાથમાં સોનું આપી શકે કે ના આપી શકે આપી શકે એક આ જાતનું પ્રોડક્ટ રિઝલ્ટ આપણી પાસે છે કે જેમાં તમે બંગડીમાંથી મતલબ કોઝમાંથી પ્રોડક્ટ બનાવ્યું પ્રોડક્ટ બન્યા પછી પાછો તમે એને કોઝના ફોર્મમાં પાછું લાવી શકો જેવી રીતે તમે સોનામાંથી બંગડી બનાવી તો હવે બંગડીને તમે પાછું સોનાના ફોર્મમાં તમે એને પ્રાપ્ત કરી શકો મતલબ તમને પાછું હવે સોનું જોઈએ મને એમ કહ્યું કે મને બંગડી નથી જોઈતી મને સોનું આપો તો એ ઓગાળીને તમને સોનું આપી દે આ બે રિઝલ્ટ આપણી પાસે છે પણ દહીંમાંથી એવું ના થાય કે હવે ભૂલથી દહી થઈ ગયું હવે આને દૂધ બનાવી દો તો એવી રીતે દૂધ ન બને તો એ રીતે બે ટાઈપના પરિણામ હોય છે કે વિકૃત પરિણામ અને એક અવિકૃત પરિણામ વિકૃત પરિણામ એવા હોય કે જેમાં એની કેમિકલ પ્રોપર્ટીઝ જ ચેન્જ થઈ જાય એટલે તમે પ્રોડક્ટને પાછું કોઝ ફોર્મમાં પ્રાપ્ત ન કરી શકો અવિકૃત પરિણામ એવું પરિણામ છે કે જેમાં તમે કોઝમાંથી પ્રોડક્ટ બનાવી હવે પ્રોડક્ટને તમને થોડા ટાઈમ પછી કોઝના ફોર્મમાં પાછું લાવવું હોય તો તમે લાવી શકો જેવી રીતે ઓર્નામેન્ટ હોય તો એને તમે સોનામાંથી તમે બંગડી બનાવી પણ બંગડીને હવે પાછું સોનું તમને જોઈતું હોય તો તમને જે સોના સોની છે એને ઓગાડીને અને પાછું સોનું તમને આપી શકે તો એક વિકૃત પરિણામ છે કે જેની અંદર કેમિકલ પ્રોપર્ટી ચેન્જ થઈ જાય છે અને એક અવિકૃત પરિણામ છે જેવી રીતે સોનામાંથી તમે ઓર્નામેન્ટ્સ બનાવો તો અવિકૃત પરિણામ છે કે જેમાં કેમિકલ પ્રોપર્ટી ચેન્જ નથી થતી ઈ ને ઈ રહે છે એટલે કોઝમાંથી તમે પ્રોડક્ટ બનાવ્યું ને પ્રોડક્ટમાંથી તમને પાછું કોઝ મળી શકે મતલબ કે તમે કાર્યમાંથી કારણ બનાવ્યું મતલબ સોરી કારણમાંથી કાર્ય પેદા કર્યું તો કાર્ય પાછું તમને કારણના રૂપમાં મળી શકે તો આ રીતે વિકૃત પરિણામ છે અને એક અવિકૃત પરિણામ છે એક્ઝામ્પલ્સ યાદ રાખજો તો ઈઝીલી સમજાઈ જશે વિકૃત પરિણામનું એક્ઝામ્પલ દૂધ અને દહીં છે અને અવિકૃત પરિણામનું એક્ઝામ્પલ સોનું અને ઓર્નામેન્ટ્સ છે સમજાયા બંને કોઈ ડાઉટ છે આમાં હા બોલો આ થોડું છે કેમેસ્ટ્રી લગતો સબ્જેક્ટ એવું લાગે છે તો આપણે એને વિકૃત પરિણામને ઇરિવર્સિબલ રિએક્શન અને વિકૃત રિવર્સિબલ રિએક્શન જો કમ્પેર કરી શકીએ હા બસ એક્ઝેક્ટલી એ જ પ્રોસેસ છે હા તો આજે આટલું રાખીએ છીએ બસ આ બે ટાઈપના પરિણામ છે એને સમજી લેજો હવે મહાપ્રભુજીએ ના મતમાં આપણને ખબર છે કે મહાપ્રભુજીએ અવિકૃત પરિણામવાદને એક્સેપ્ટ કર્યું છે તો મહાપ્રભુજીના મતમાં જગત અને બ્રહ્મને આમાં કેવી રીતે આપણે પ્લેસ કરશું એ વાતને આપણે નેક્સ્ટ ક્લાસમાં સમજશું પણ એના માટે જરૂરી એ છે કે એક વખત વિકૃત પરિણામને અને અવિકૃત પરિણામને તમે લોકો સારી રીતે સમજી લો તો આ રેકોર્ડિંગ એકવાર સાંભળી લેજો જરૂરી લાગે તો અને આ બંને પેરેગ્રાફમાં તમે એક વિકૃત પરિણામ અને એક અવિકૃત પરિણામ એ બંનેને સારી રીતે ફરી એકવાર રીડ કરીને રિવાઇઝ કરી લેજો પછી મહાપ્રભુજી આને જગત ઉપર કેવી રીતે પ્લેસ કરે છે અને મહાપ્રભુજી કેવી રીતે જગતને બ્રહ્મનો અવિકૃત પરિણામ માને છે એ આપણે નેક્સ્ટ ક્લાસમાં ડિસ્કસ કરશું હા રાજા પ્રણામ